ત્યાર પછી ગુરુ એને પૂર્વાચાર્યો દ્વારા આચરિત શિવ શાસ્ત્રોક્ત આચારનું અનુશાસન કરે જેથી સર્વ લોકોમાં સન્માન થાય છે આચાર્ય પદવીને પ્રાપ્ત થયેલ પુરુષ શિવ શાસ્ત્રોક્ત લક્ષણો અનુસાર યત્નપૂર્વક શિષ્યોની પરીક્ષા કરીને એમના સંસ્કાર કર્યા પછી એમને શિવ જ્ઞાનનો ઉપદેશ આપે છે આ રીતે તે વગર કોઈ આયાસે શૌચ ક્ષમા દયા અસ્પૃહા તથા અનસૂયા વગેરે ગુણો યત્નપૂર્વક પોતાનામાં સંગ્રહે છે આ રીતે શિષ્યને આદેશ આપીને મંડળથી શિવનું શિવ કળશોનું તથા અગ્નિ વગેરેનું વિસર્જન કરીને તે સદસ્યનું પૂજન કરે અથવા પોતાના ગણો સહિત ગુરુ એક સાથે જ બધા સંસ્કાર કરે જ્યાં બે કે ત્રણ સંસ્કારોનો પ્રયોગ કરવાનો હોય ત્યાંને માટે વિધિનો ઉપદેશ આપવામાં આવે છે ત્યાં આદિમાં જ અદ્વશુદ્ધિ પ્રકરણમાં કયા અનુસાર કળશોની સ્થાપના કરે અભિષેક સિવાય સમયાચાર દીક્ષાના બધા કર્મ કરીને શિવનું પૂજન અને અદ્વશોધન કરે અદ્વશુદ્ધિ થઈ ગયા પછી મહાદેવજીની પૂજા કરે એ પછી હવન અને મંત્ર તર્પણ કરીને દીપન કર્મ કરે તથા મહેશ્વરની આજ્ઞા લે શિષ્યના હાથમાં મંત્ર સમર્પણ પૂર્વક શેષ કાર્ય પૂર્ણ કરે અથવા સંપૂર્ણ મંત્ર સંસ્કારનું ક્રમશઃ અનુચિંતન કરીને ગુરુ અભિષેક પર્યંત અદ્વ શુદ્ધિનું કાર્ય સંપન્ન કરે ત્યાં શાનત્ય તીતાદિ કલાઓ માટે જે વિધિનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે તે આખું વિધાન ત્રણ તત્વોની શુદ્ધિ માટે પણ કર્તવ્ય છે શિવ તત્વ વિદ્યા તત્વ અને આત્મ તત્વ એ ત્રણ તત્વ કહેવાયા છે શક્તિમાં પહેલા શિવનું પછી વિદ્યાનું અને પછી એના આત્માને આવિર્ભાવ થયો છે શિવથી શાનત્યતિરાદ્વા વ્યાપ્ત છે એનાથી શાંતિ કલાદ્વા એનાથી વિદ્યા કલાદ્વા વિદ્યાથી પરિશિષ્ટ પ્રતિષ્ઠા કલાદ્વા અને એનાથી નિવૃત્તિ કલાદ્વા વ્યાપ્ત છે શિવશાસ્ત્રના પારંગત મનીષી પુરુષ મંત્રમૂલક શાંભવ શૈવ સંસ્કારને દુર્લભ માનીને શાક્ત સંસ્કારનું પ્રતિપાદન કરે છે હે શ્રી કૃષ્ણ આ પ્રકારે મેં તમને સંપૂર્ણ ચતુર્વિધ સંસ્કાર કર્મનું વર્ણન કરી બતાવ્યું છે હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો અંતર્યાગ અથવા માનસિક પૂજા વિધિનું વર્ણન તેના પછી શ્રી કૃષ્ણના પૂછવા ઉપર નિત્ય નૈમિત્તિક કર્મ તથા ન્યાસનું વર્ણન કર્યા પછી ઉપમન્યુ બોલ્યા હવે હું પૂજાના વિધાનનું સંક્ષેપમાં વર્ણન કરું છું અને શિવશાસ્ત્રમાં શિવે શિવા પ્રત્યે કહ્યું છે મનુષ્ય અગ્નિહોત્ર પર્યંત અંતર્યાગનું અનુષ્ઠાન કર્યા પછી બહિર્યાગ કરે છે અંતર્યાગમાં પહેલા પૂજા દ્રવ્યોને મનથી કલ્પિત અને શુદ્ધ કરીને ગણેશજીનું વિધિપૂર્વક ચિંતન અને પૂજન કરે ત્યાર પછી દક્ષિણ અને ઉત્તર ભાગમાં ક્રમશઃ નંદીશ્વર અને સુયશાની આરાધના કરીને વિદ્વાન પુરુષ ઉત્તમ આસનની કલ્પના કરે સિંહાસન યોગાસન અથવા ત્રણેય તત્વોથી યુક્ત નિર્મળ પદ્માસનની ભાવના કરે એના ઉપર સર્વ મનોહર સાંબ સદા શિવનું ધ્યાન કરે તે શિવ સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત અને સંપૂર્ણ અવયવોથી શોભાયમાન છે એ સૌથી વધારે છે અધિક છે અને સમસ્ત આભૂષણો એમની શોભા વધારે છે એમના હાથ પગ લાલ છે એમનું મંદ સ્મિત કરતું મુખ કુંદ અને ચંદ્રમાની જેમ શોભા પામે છે એમની અંગકાંતિ શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ છે ત્રણ નેત્ર પ્રફુલ્લ કમળની જેમ સુંદર છે ચાર ભુજાઓ ઉત્તમ અંગ અને મનોહર ચંદ્રકલાનો મુગટ ધારણ કરેલા ભગવાન હર પોતાના બે હાથમાં વરદ તથા અભયની મુદ્રા ધારણ કરે છે બાકીના બે હાથમાં મૃગ મુદ્રા અને ટંક રાખે છે એમના કાંડા ઉપર સર્પની માળા કળાનું કામ આપે છે ગળામાં મનોહર નીલ ચિહ્ન શોભિત છે એની ક્યાંય કોઈ ઉપમા નથી તે પોતાના અનુગામી સેવકો તથા આવશ્યક ઉપકરણો સાથે બિરાજમાન છે આ રીતે ધ્યાન કરીને એમના વામ ભાગમાં મહેશ્વરી શિવાનું ચિંતન કરે શિવાની અંગ કાંતિ પ્રફુલ્લ કમલ દલ સમાન પરમ સુંદર છે એમના નેત્ર મોટા મોટા છે મુખ પૂર્ણ ચંદ્રમા સમાન સુશોભિત છે મસ્તક પર કાળા વાંકડિયા કેશ શોભે છે તે નીલ ઉત્પલ સમાન કાંતિમય છે મસ્તક પર અર્ધચંદ્ર મુકટ ધારણ કરે છે એમના પીન પયોદર અત્યંત ગોળ ધનીભૂત ઊંચા અને સ્નિગ્ધ છે શરીરનો મધ્ય ભાગ કૃશ છે નિતંબ ભાગ સ્થૂળ છે એમણે જીણા પીળા વસ્ત્ર ધારણ કર્યા છે સંપૂર્ણ આભૂષણ એમની શોભા વધારે છે લલાટ પર લાગેલું સુંદર તિલક એમની શોભામાં સૌંદર્યમાં વધારે ખીલી ઉઠે છે વિચિત્ર ફૂલોની માળાની ગુંપિત કેશ પાશ એમની શોભા વધારે છે એમની આકૃતિ બધી બાજુએથી સુંદર અને સુડોળ છે મુખ લજ્જાથી થોડું નમેલું છે તે જમણા હાથમાં શોભાશાળી સુવર્ણમય કમળ ધારણ કરે છે અને બીજા હાથને દંડની જેમ સિંહાસન પર રાખીને એનો સહારો લઈને એ મહાન આસન પર બેઠેલા છે શિવાદેવી સમસ્ત પાશોનું છેદન કરનારા સાક્ષાત સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે આ પ્રકારે મહાદેવ અને મહાદેવીનું ધ્યાન કરીને શુભ અને શ્રેષ્ઠ આસન પર સંપૂર્ણ ઉપચારોથી યુક્ત ભાવમય પુષ્પો દ્વારા એમનું પૂજન કરે અથવા ઉપયુક્ત વર્ણન અનુસાર પ્રભુ શિવની એક મૂર્તિ બનાવી લેવી એનું નામ શિવ અથવા સદાશિવ હોય બીજી મૂર્તિ શિવાની હોવું જોઈએ એનું નામ માહેશ્વરી ષડવિશંકા અથવા શરીકણ હોય પછી પોતાના જ શરીરની જેમ મૂર્તિમાં મંત્ર ન્યાસ વગેરે કરીને એ મૂર્તિમાં સત અસતથી પરે મૂર્તિમાન પરમ શિવનું ધ્યાન કરે એ પછી બાહ્ય પૂજનના ક્રમથી જ મનની પૂજા સંપાદિત કરે ત્યાર પછી સમીરા અને ઘી વગેરેથી નાભીમાં હોમની ભાવના કરે તેના પછી ભ્રુમત્યમાં શુદ્ધ દીપ શિખા સમાન આકારવાળા જ્યોતિર્મય શિવનું ધ્યાન કરે આ રીતે પોતાના અંગમાં અથવા સ્વતંત્ર વિગ્રહમાં શુભ ધ્યાન યોગ દ્વારા અગ્નિમાં હોમ પર્યંત આખું પૂજન કરવું જોઈએ આ વિધિ સર્વત્ર સમાન જ છે આ રીતે ધ્યાનમય આરાધનાનો આખો ક્રમ સમાપ્ત કરીને મહાદેવજીનું શિવલિંગમાં વેદી પર અથવા અગ્નિમાં પૂજન કરે શિવ પૂજનની વિધિ ઉપમન્યુ કહે છે હે યદુનંદન વિશુદ્ધિને માટે મૂલમંત્રથી ગંધ ચંદન મિશ્રિત જલ દ્વારા પૂજા સ્થાનનું પ્રોક્ષણ કરવું જોઈએ એ પછી ફૂલ વેરે અસ્ત્ર મંત્ર ફટ નું ઉચ્ચારણ કરીને વિઘ્નોને તગેડી મૂકે પછી કવચ મંત્ર હુમથી થી પૂજા સ્થાનને બધી બાજુએ અવગુંઠિત કરે અસ્ત્ર મંત્રનો સંપૂર્ણ દિશાઓમાં ન્યાસ કરીને પૂજા ભૂમિની કલ્પના કરે ત્યાં બધે જ કુશ પાથરી દે અને પ્રોક્ષણ વગેરે દ્વારા ભૂમિનું પ્રક્ષાલન કરે પૂજા સંબંધી સમસ્ત પાત્રોનું શોધન કરીને દ્રવ્ય શુદ્ધિ કરે પ્રોક્ષણી પાત્ર અર્ઘ્ય પાત્ર પાદ્ય પાત્ર અને આચમણીય પાત્ર એ ચારેનું પ્રક્ષાલન પ્રોક્ષણ અને વિક્ષણ કરીને માં શુભ જલ રેડે અને જેટલા મળી શકે તે બધા પવિત્ર દ્રવ્યો એમાં મૂકી દે પંચરત્ન ચાંદી સોનું ગંધ પુષ્પ અક્ષર વગેરે તથા ફળ પલ્લવ અને કુશ આ બધા અનેક પ્રકારના પુણ્ય દ્રવ્ય છે સ્નાન અને પીવાના પાણીમાં વિશેષ રૂપે સુગંધ વગેરે અને શીતળ મનોજ્ઞ પુષ્પ વગેરે પધરાવે પાદ્ય પાત્રમાં ખશ અને ચંદન પધરાવા જોઈએ આંચમની પાત્રમાં વિશેષતઃ જાય કંકોલ કપૂર સહીજન અને તમાલનું ચૂર્ણ નાખવું જોઈએ એલચી બધા જ પાત્રોમાં નાખવાની વસ્તુ છે કપૂર ચંદન અને કુશાગ્ર ભાગ અક્ષત જવ તલ ઘી સરસવ ફૂલ અને ભસ્મ આ સર્વને અર્ઘ્ય પાત્રમાં પધરાવા જોઈએ કુશ ફૂલ જવ ડાંગર સરગવો તમાલ અને ભસ્મ એ સૌનું પ્રોક્ષણી પાત્રમાં પ્રક્ષેપણ કરવું જોઈએ સર્વત્ર મંત્ર ન્યાસ કરીને કવચ મંત્રથી પ્રત્યેક પાત્રને બહારથી આવેષ્ટિત કરવું જોઈએ ત્યાર પછી અસ્ત્ર મંત્રથી એમની રક્ષા કરીને ધેનુ મુદ્રા દેખાડવી પૂજાની બધી સામગ્રી બધા દ્રવ્યોને પ્રોક્ષણી પાત્રના જળથી મૂળ મંત્રથી પ્રોક્ષણ કરીને વિધિવત શોધન કરે શ્રેષ્ઠ સાધક માટે જરૂરી છે કે વધારે પાત્રો ન મળવા ઉપર બધા કર્મોમાં એકમાત્ર પ્રોક્ષણી પાત્રને સંપાદિત કરીને રાખે અને એના જલથી સામાન્યતઃ અર્ઘ્ય વગેરે આપે ત્યાર પછી મંડપના દક્ષિણ દ્વાર ભાગમાં ભક્ષ્ય ભોજ્ય આદિના ક્રમથી વિધિપૂર્વક વિનાયક દેવની પૂજા કરીને અંતપુરના સ્વામી સાક્ષાત નંદીની સારી રીતે પૂજા કરે એમની અંગકાંતિ સુવર્ણમય પર્વત સમાન છે સંપૂર્ણ આભૂષણ એમની શોભા વધારે છે મસ્તક પર બાલચંદ્રનો મુગટ સુશોભિત હોય છે એમની મૂર્તિ સૌમ્ય છે એ ત્રણ નેત્ર અને ચાર ભુજાઓથી યુક્ત છે એમના એક હાથમાં ચમકતું ત્રિશુલ બીજામાં મૃગી ત્રીજામાં ટંક અને ચોથામાં તીક્ષ્ણ સોટી છે નેતરની સોટી છે એમના મુખની કાંતિ ચંદ્રમંડળ સમાન ઉજ્જવળ અને મુખ વાનર જેવું છે